અહંકાર આ ટ્રેન અટકી જાય ત્યારે કોઈ ગાણો બોલે રેલવેવાળા નાલાયક છે ડિસમિસ કરવા જોઈએ બધાને અલ્યા આ તું કોને બચકા ભરભર કરે છે નોકરીવાળા તો વિતરાગ હોય ને ટ્રેન પણ વિતરાગ હોય પણ અહંકાર પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ને આપણે આ અણસમજણમાંથી છૂટ્યા બહાર તો અણસમજણનું તોફાન ચાલ્યું છે આ ગટરમાં પાણી ભરાયેલું હોય તો સુધરાઈવાળાને કંઈ કેટલીય ગાળો ભાણે કે ગટરના ઢાંકણા ખોલતા નથી ને સાફ કરતા નથી ઘેર ક્યાંકથી દાળ લાવી હોય તે ચડે નહીં તો વેપારીને ગાળો ભાંડે ને યાદ આવે તો ખેડૂતને ગાળો આપે તે કેટલાય બચકા ભરે આ તો એને કહીએ કે બાજુવાળાને પૂછી આવતો એની દાળ ચડી હોય પણ આ બચકા ભરવાનો સ્વભાવ પડી ગયો છે ને ઘેર સારી રસોઈ બનાવી હોય તો બધાને ઘેર કઈ આવે તે અહંકાર આ બધાને બચકા ભરે તે અહંકાર આ અહંકાર તો બોલે કે હું કંઈક છું અને પૂછીએ કે તું શું છો તો એ કહે એ તો ખબર નથી પણ હું કંઈક છું આ કોઈને ત્યાં સરસ ચેવડો ભાવથી મૂક્યો તો પેલો કહે મને આ ના ફાવે મને નહીં જોઈએ એમ ચીડથી બોલે આ જ કદરૂપો અહંકાર આ દિવાળીના સારા દિવસે એ ચેવડાના બે દાણા મોઢામાં મૂક તો સામાની ભાવનાને ઠોકર નહીં વાગે તો એ અહંકાર રૂપાળો દેખાશે અમને તો પોઈઝન આપે તો એ સામાની ભાવના હોય સામો ભાવથી આપતો હોય તો તે પોઈઝન પણ પી લઈએ પણ અમારી પાસે એનું મારણ હોય અક્રમ જ્ઞાની એટલે શું કે અહંકાર એકદમ રૂપાળો હોય ઢેડવાળે પણ જઈને બેસે ને તમારી જોડે પણ બેસે પણ ક્યાંય કદરૂપા ના દેખાય રૂપાળા જ દેખાય ક્રમિક માર્ગના જ્ઞાની તો પોતાથી નીચેના હોય તેને ત્યાં ના જાય કે હું મારું ફોડી લઈશ પણ ત્યાં નહીં જાઉં તે અહંકાર કદરૂપો હોય આપણે તો અહંકાર રૂપાળો લાગે છે ને એ જોવાનું દાદાને અહીં આવવું હોય તો એમનો અહંકાર કેવો રૂપાળો દેખાય આપણો અહંકાર એ અહંકાર જેવો રૂપાળો દેખાવો જોઈએ ત્યારે દશા ઓર જ હોય